en el હું ભગવાન નો સ્વરૂપ છું ધોની મારું નામ છે તમે જ્ઞાન લીધેલું છે નથી લીધું જ્ઞાન નથી લીધું Who is the one We're going to eat and drink. Uh, that's probably the ego. Ahankar Dada. Ego, ego. His main question was that if ego does repeating, normally that's one thing. દાદા એને એવું લાગે છે કે બે વસ્તુ છે અંદર એક અહંકાર છે અને એક બીજી કોઈ વસ્તુ છે એ બે વસ્તુ સાથે જ હોય છે અંદર શું થાય? પણ એ બરાબર ખબર નથી પડતી એ તો સેપરેટ શું થાય ત્યારે થાય છે, તું કોણ છે ખબર નહીં પડતી તું કોણ What do you know? બરાબર ખબર નથી પણ ટોની એવું કે છે હા એ તો બધું નામ નામ નથી એ તો ભગવાન શું લે કશો નહીં બનશે. એટલે દાદા એને ખબર નથી એ એવું કહેવા ખબર નથી બરાબર કન્ફ્યુઝ સ્ટેટમાં છે જરા ચાલ ભાવ પગાર લેતી કદું નવું ના નથી એમ કહો છો. પગાર પગાર લેતી તો તમે પછી હું નાનુભાઈ હા તો પછી કોણ નોલેજ ના તમે તમારું બી તમારું નામ છે તમારું નામ ના નથી તમે કોણ એ સમજાતું નથી દાદા એ સમજાતું નથી દાદા તમે જાઓ ને એટલે અંધાર મુક્ત થઈ જાય તમે કોણ થયું જાઓ ને એટલે એનું અંધાર મુક્ત આ નથી જાણતા તો હજી અહંકાર જ્ઞાન આપે છે ને એમાં તમારો તમે જાણીએ હું કોણ છું પછી અહંકાર જતો અહંકાર તો અભિમાનમાં સમજાવો ને એ બેમાં શું ફરક નાનો ભાઈ હું નાનો ભાઈ જે અહંકાર કહેવાય હું નાનો છું એટલું બોલો થાય અહંકાર હું આ બાયલો ઘણી બોલો તો એના અહંકાર આ છોકરા ફાધર થયું તે અહંકાર કહેવાય અને આ બધું અમારો આ સ્વર્ગ અમારો એ અભિમાન અહંકાર ઉપરાંત એ બધા પ્લોટ અમારો આ બંગલો અમારો એમ તો લાગે એ અભિમાન હોય જ નહીં કારણ કે જ્યાં સુધી હું હું કોણ છું એ જાણતા દ્વારતા પગલો અથવા ના હોય ગરીબ માણસ કે મારે અહંકાર ક્યાં ત્યાગમાં ક્યાં સાહેબ ના ઘડિયાળ મારું શીખો છો એમ માણસ જગ્યા તમારું કેમ એ અભિમાન બરાબર one nature, whether somebody admits or not. Temptation is there. Whether we accept it, confess it or not, temptation is there. Uh, so like when somebody who is grateful, he is God with a beautiful flower, rose flower, and I have this of flower. I love it. I like to pluck the flower. But social, uh, legal, other conditions are there. I don't pluck it. But as I understand it, that is pop and punya. Even the thought comes in mind, I should have this flower in my pocket and my hand. That is also pop. As I understand. Is it uh, really pop or not? If it is pop, how do I get This one I can know. Go, go on and on here, but go here, confession. Yeah. Oh my God. Yeah, you will up on the step, the rest of you will confess. Go on and on and on. So how do you, how you stop it? દાદા એ પૂછે છે કે પાપ મન વચન અને કાયાથી થઈ શકે તો કોઈ સ્ત્રી ઉપર નજર પકડે અને એવો વિચાર ખરાબ આવે તો એ પાપ કહેવાય કે નહીં બહુ મોટું પાપ કહેવાય વેરી બેડ પાપ બહુ મોટું પાપ કહેવાય તો એ પાપને કેવી રીતે એવોઇડ કરવું દાદા હમ? એ પાપને કેવી રીતે દૂર કરવું એટલે માફી માંગ માંગ કરવી પડે You have to keep on asking for પ્રતિબંધન કરતા રહો. Forgiveness of that person that, oh, I, I, ભયંકર પાપ કહેવાય. કારણ કે માલકી આપણી હતી કોની માલકી કે એના એના ધણીનું પ્રતિબંધ કરવું પડે એનું પોતાનું કરવું પડે એના બાપનું બહુ કરવું પડે બાપની માલકી નહીં એની માનું શું કરવું પડે You have to ask for apology from the person, her husband, એના ભાઈનું શું કરવું પડે her brother, everybody you have to apologize to and do Patikaman. I'll explain you what Patikaman is later on. so it is a big, big uh, એના કરતા દેવતામાં કરવો સારો બેડ you Uh, and it is the same thing, whatever it is. Which is for દાદા કોઈ ફ્લાવર આપણે જોયું અને ફ્લાવર પણ કોઈના ઘરનો ફ્લાવર લઈ લેવાનો વિચાર આવ્યો તો એ પણ પાપ કહેવાય બધું જ પાપ એ ધણી હોય ને એ ધણીનો એટલા કરવાનો જે ના આવે પ્રિવેન્શન એવો વિચાર જ ખરાબ ના આવે એ કેવી રીતે થાય એવો ટેમ્પટેશન જ ના આવે તો અત્યારે અટકાવો તો અત્યારે અટકાવો તો ફરી ફરી ના થાય અત્યારે અટકાવો નહીં તો ફરી થઈ જાય એવું થાય. અત્યારથી અટકાવો તો બે કામ થાય એક તો આજે લાગે પડી જાય ને કે આવતો આવતો વિચાર ફરી ફરી આવું ના થાય apologize to the person and then ask that give me the strength not to do this again. પીવા તમે તમે કહો તો ખબર નથી પછી શું કામ એના અધર જીવન જીવન અધર નહીં થઈ એ જીવન એ લાઈફ જ ના કહેવાય એ લાઈફમાં હું પોતે કોણ છે જાણીએ ને એ લાઈફ જ લાઈફ જ કેમ કહેવાય સમજ્યા હતા? તપાસે કરી નહીં એ તમામ પ્રશ્ન સમાધાન થઈ ગયું છે સંપૂર્ણ સમાધાન પ્રશ્ન ઉભો ના થાય એવું હોવું બે આપો બોલાવો આનંદ થયો કે ભગવાન નું નામ સાચા ભગવાન જે સાચા દુનિયા માં જે છે એ હું દાદા પણ નમસ્કાર જોગી તમે અનુભવ થઈ ગયો આનંદ થાય બીજું તમે જે નામ બોલો ને તે આનંદ નહીં થાય શાંતિ થાય છે ને આનંદ થાય તો બહુ તમે પછી બોલવે ને તે બધા કરતા થાય નામ તો આનંદ થાય એટલે આ બોલજો અગિયાર તમે બોલવાય ને ખરું અત્યારે બેન ને કઈ પણ બોલી નહીં કરુણા વાપા તમે સમજાય ને આટલા આવી ગયા હવે નહીં અશાંતિ થઈ ગઈ હવે એક શાંતિ બોલવા મળી શાંતિ છોકરા બોલે છોકરા બહુ ડાયા થઈ જાય સાચા ભગવાન નો આજે આગળ ભગવાન આજે એવું પ્રત્યેક હું મન દેખાય તો તો હું આમ કરી નમસ્કાર કરું એ અરુતિ છે હમ. એ તમને જેવું દેખાય ત્યાં દેખાય દિવસ ચક્કી અપેક્ષા યાર બોલાવજો બેન ને બોલી નહીં વખત નફા મુકાય મનમાં બોલ્યા બહુ જુદું બોલ્યા એ તો યાર બોલી ગયું તો એવું નહીં. બોલ્યા હતા પણ ધીમું બોલ્યા હતા ધીમું ધીમું બોલ્યા હતા બોલતા હતા ના પણ મનથી નથી વળી મનથી વળી તો આપણે કેટલો ગયા દિવ્ય ચક્ષુ ની બધાને જરૂર છે એમ કે દિવ્ય ચક્ષુ ની બધાને જરૂર છે દિવ્ય ચક્ષુ ની જરૂર છે બધાને દિવ્ય બોલે આ બધું કરે ત્યાર પછી આજ્ઞા કરે એમનો આપશે ને ત્યાર આમ તૈયાર થાય અને વાસણો ધોઈ જાય ત્યારે આપણે મૂકીએ જમવાનું ત્યાં દ્વારા મૂકીએ ચિંતા પણ ચિંતા ના હું કોણ છું બધું હોય એના ડાક્ટર મોટો દવાખાને ચલાવે પ્રભુ જેવી ચિંતા થઈ ગયો કેમ નામ જાણતા નથી ભાઈ જાણ્યું ને નામ તો જાણી લેવું છે કોણ છે તો જાણું રાઈટ પર્સન સાંભળતા અને ખુલાસો કરવાનો પીછો લાભ મળે એવું છે અહીંયા એ સુરતના નથી હા ના નો પ્રોબ્લેમ થઈ જાય જીવન ગુજરાત અને ના દુનિયા ગુજરાત જીવન is The world is the puzzle itself. God has not puzzled this world at all. આ- આ પઝલ જ છે તો મેરા પઝલ જ ઉભા થાય એટલે આમ પઝલ સોલ્વ કરીએ ને કરો એટલે બધી પઝલ ઉભું ના થાય તમને આ જ્ઞાન થયું ને બ્રાહ્મણ છો બેનનો પ્રશ્ન છે બેનનો પ્રશ્ન છે કે આપને જ્ઞાન થતા પહેલા આપે શું સાધના કરેલી મેં તો એક અવતાર નહીં કર્યું અનંત અવતાર નહીં કર્યું એક અવતાર તો કઈ અવતાર મુદ્દા દેખાય કેટલા અવતાર કરતો કરતો આવ્યો જુદા થઈ ત્યાં તો આઠ હજાર માણસ જ્ઞાન પમાડ્યું એવું નથી આ આ તો પછી અમે દીવો હજાર દીવા શું દેશું તમને આ તમે અ, ભગવાન જે દેખાય છે એ પ્રકાશ રૂપમાં દેખાય છે કે સાક્ષાત તેના સ્વરૂપમાં દેખાય છે પ્રકાશ તમને જે દા- ભગવાન તમને જે દેખાય છે તે પ્રકાશના રૂપમાં દેખાય છે કયા રૂપમાં દેખાય છે એમ? કે એ બધું તમને પછી દેખાય છે તો તમને દેખાય છે આ બધા દેખાય છે આ અમને શું દેખાય? તમને દેખાય છે ને આવો પ્રકાશ ના હોય ગંદવાર તમે તો આખે ભેગો જેવો પ્રકાશ ના હોય સર્વર ગંદવાર પ્રકાશ તો લઈ જાય જ્યોતિ કરે આ બધા જોયો છે તમારો ભગવાન દેખાય એમને ઉત્તમ સ્વરૂપ છે દેખાય છે દેખાય દાદા અને બેન દેખાય છે? હા દાદા આ બધાને દેખાય છે. બધાને તમે દિવ્ય ચક્ષુ આપી દીધા છે. ના, એવું નથી દા- દાદાએ જ્ઞાન આપ્યું છે એટલે એને તમને આ જે સૂચે એક જાતનું એટલા માટે આશીર્વાદ આપીએ અને મને તો સારું લાગતું છે આવ્યા કર્યા એ રાજાની વિઘ્ના પોતાની દાદા પોતે તમે કોણ છો બહુ કથા ત્યાં કરેલો હોય બધો ચિંતાઓ બગાડ કરી આ બુદ્ધિ જ્ઞાનની મોડા પર દિવસ ચોપડી એવું દેખાય મોડા પર દિવસ ચોપડ્યા ને એવા દેખાય આ જન્મ પછી આપણે ક્યાં જવાના છે તે કેવી રીતે નક્કી થાય જન્મ પછી આપણે ક્યાં જવાના છે કઈ રીતે નક્કી થાય મસ્તી પર ગયા ભાવ જેવું ગયા છે એ પછી મસ્તી કરે હવે પૈસા આવે આ જીવનમાં આપણે ભક્તિ કરી હોય આ જીવનમાં આપણે ભક્તિ કરી હોય તો એ બધું સરળ કઈ નહીં ખાલી મતલબ જે આ જીવનમાં ભક્તિ કરી હોય એનું કઈ નહીં છેલ્લે એનું સર્વે નહીં ભક્તિ જાણવાનું આવવાનું Mm-hmm. મન બહાર ગયા જ નહીં આપણા લોકો ફોટો સમજણ પડેલી એટલે માણ માસી કે એવા છે આપણા લોકો. મન શરીરની બહાર નીકળે જ નહીં મન તો હે, વિચાર કરતો હોય તે ઘરે મન કહેવાય બાકી બીજું કોઈ બહાર બહાર નીકળે નહીં બીજા અંદર અંદર બગડી અંદર તે ઘરે મન કહેવાય અને બહાર જનારું છે એ મન મનનો ચીજ છે તે ચીજ ભટકે પછી સમજે મન તો પછી હેરાન નહીં કરતો વિચાર છે ખાલી ચીજ ભટકે તે અશુભ ચીજ કહેવાય ધ્યાન આવું કરીએ તેના શુદ્ધિ શુદ્ધિ થયા કરે કદી ના ભટકે બહુ કદી થોડું ભટકે અને પછી અમે જ્ઞાન આપે રહ્યું છે જ્ઞાન લેવાનું જુદું છે એ શું છે હું કોણ છું એ ભાન કરાવે હું કોણ છું એ ભાન કરાવે શું થાય અત્યારે હું કોણ છું એ ભાન નહીં તમને સેવન સેવન એ ભાન કરાવે પછી ભણવા આવ્યા પછી ઊંઘાય નહીં પછી જાગૃતિ નિરંતર રહે જાગૃતિ આ બધા નિરંતર જાગૃત રહે ચોવીસે કલાક આ બધા ઉગાડી વાગે ઊંઘે ના આવ્યો થાય ખરેખર નામ કેવળ દાદાની અદબ નહીં રાખી પડે તમારે કોઈ પૂછાય પૂછો તો ખુલાસા ખરેખર તારા વાતો કંટાળો નહીં આવતો હમ. એવું ગમે છે નહીં એવું ગમે છે વાતો કરવાનું સરકાર માર્ગ તો કોઈ માર્ગ લઈને આવે ને ભારત સરખું જ છે મારા હિસાબે બધું સરખું જ છે. એમ આપણો ભારત આપણો આટલો પવિત્ર દેશ છે તો તમે બધા દેશોમાં જોવા જાઓ આપડે ભારત દેશ તો આટલી બી ગરીબી અને મુસીબતો ને એ શું છે એટલે કે આ ભારત દેશ આપણો આટલો પવિત્ર છે તો આપણા દેશમાં આટલી ગરીબી અને આટલી બધા દુઃખો બધા કેમ છે બીજા દેશો કરતા પ્રમાણમાં આ બગીચામાં અમેરિકામાં બગીચા હોય ને તેનું છે તે ફ્રૂટના ઝાડ હોય છે ફ્રૂટ મોસંબી નારંગી બધા ઝાડ હોય તે નીચે પડેલી હોય તો અહીં કોઈ અડે નહીં અડે ખરા એના લોકો ના હે અને આપણા ત્યાં લોકો તો ઉભો થયો હોય તો એ લઈ લે પાટણનાર હોય તો એ હવે ચોર છે આપણા લોકો હરિદાસોર કહેવાય ને હવે કારણ કે તમને સમજાય કે આજનો શું હા વિચારા કારણ હેરત નથી બાળકો છે વિચાર કરે તમને બાળક હોય છે બાળક છોકરું હોય છે તો શેતરામ વિચાર કરે તમને અને મોટી માં આધાર છે દેશમાં જુદું જુદું હોય બાળક મોટા મોટા મોટી બરાબર મોટી માં ખેતરે બહાર ને તો અને આપણને હાથ પેઢી જેવો લોક હાથ પેઢી જેવો લોક અને અમે ત્યારે બાબા લીધું આપડે કટકવા ના સમજાય છે ને આવતી ડેવલપ બધા બધા કેટલું થઈ ગયા મોકમાં જવા માટે તૈયારી બધી અમે તો મોટી વાત નહીં અંદર પૂર્વદર્શન અવસ્થા નહીં નથી દાદા અહીંયા તો આને ડેવલપમેન્ટ છે આવું ના કરે એને ડેવલપમેન્ટ છે ભૌતિક ડેવલપમેન્ટ એ ડેવલપમેન્ટ છે ખરીદી નહીં હોય નહીં હે ના હાથ કરે જેમ જાનવર નથી હોતો એવું જાણે નહીં તેથી એ ખરાબ છે એવું કહેવાય નહીં કે મોટી માણસ હશે આપડે જેવા થઈ જાય ગેર થશે ભાઈ તબિયત કહે છે પૂછે દાદા જો વાણિયા દાગ પાડતા કેમ ભાઈ મેં કરી નહીં કરી કરી તમારી નાતે માટે હિન્દુસ્તાન હોવું જોઈએ આપડે આપડા ગુજરાતી નું હોવું જોઈએ બધી એ લગણી બોલતા પેલો ગુજરાતી બોલતો મજા ના આવે આજે આજે વાંચવાનું વાંચ્યો દસ મિનિટ હોય ચાલો પેલા બે ત્રણ કલાક થાય રહેવા. એમ છે. ભાઈ છે મામા છે કાકા છે એવું નહીં તમારે કેટલો દિવસ રહ્યા તમે? ત્યારે જે થાય પર્યાય જે થાય ધીરે ધીરે આપણું વધતું જાય આવડત તૂટતી જાય આપણો આત્મા એ નિગોળમાં છે એને આવતી છે. એટલે કે આત્મા નિગોદમાં કેવી રીતે આવે વિગતમાં આવરણ આવરણ લીધે આવે આવરણ આપે આપણે કહીએ કે પ્યુરિફાય કરવાથી આપણને મોક્ષ જવા પડશે છે right? પણ મારે કહેવાનું છે કે આપણે નિગોળમાં આપણું soul છે unpure- unpurified form. એ કેમ કરીને આવતી છે તો why does it put this there? And why does it put this interior purified to the sense of evidences to come out of the God and go to the ocean? Why can't we feel happiness there? એટલે નિગોદમાં કેવી રીતના આવે છે અને વિદેશમાંથી પાછું વ્યવહાર રાખીમાં આવવા માટે એ એને આ બધું કેમ કરવું પડે છે એ ભૂગોળ પર જહાજ કેમ સુખી ના રહી શકે ના પોતા લાગે એ તો દરિયામાંથી આપણે આપણે પહેલા ચેન્જીસ ફોર્મ બધી ફોર્મમાં એક ફોર્મમાં જાય છે દરિયામાંથી તો ફોર્મ થાય છે હે આપણે આપણે કહીએ ને આપણી પાસે બીજું શું એ છે શક્તિ કોની પાસે? દરિયાની છે એ શક્તિ દરિયાની છે ગાળે ગાળેની It's called respect. એટલે કોઝ અને ઇફેક્ટ રિલેશન છે બધું. આ શું છે એ કોણ એનું કોણ શું છે Called respect. They got it wrong. આવું ના કામ કરે. After they got it. Well, it's from a certain form. Uh, and it's called respect. My mom told me that. હું નથી એટલે આ બે વસ્તુ જેવી થવાથી પોતાના ગુણધર્મ હોય છે જેવી થવાથી હશે ગુણધર્મ થાય આપણે પોતાના ગુણધર્મ ના હોય એ ઉત્પન્ન થાય તો આમાં આ જગતમાં જે તત્વો છે છ તત્વો અવિનાશી એ બધા પરિવર્તન થયા કરે પરિવર્તન થયા કરતા નિરંતર ભર્યા જ કરે એવા થઈ જાય એવા થઈ જાય જગની સાથે ભેગું થઈ જાય તો આવરણ આવી જાય એટલે આવરણ આવી ગયું આપણે જે કઈ કઈ કીધી આપણું સોul છે આત્મા છે it must depend on any of the five time motion સમજી લીધે થાય મને આત્મા નિરોધ આપણે અંદર છે એ કેમ કઈ આવતું છે અંદર એ મારું જવાબ નિગોદમાં આપવાનું તો આ કોઝિસ છે એના તો કે આપણે આપણે આપણે એ નિરોધમાંથી બહાર નીકળીને જાય છે આપણે મોત અચીવ કરતા જઈએ. નિરોધ એ આપણે છે. નિરોધમાં મૂકી સાને ને ને નિરોધમાં મૂકી સાને ને નિરોધમાં થકીને એ- એ- એની અંદર આપણે એનું મકસદ સમજે કે નિગોરમાં શું કરવા છે તો આપણને હેપીનેસ મળી જાય આપણે જવાની પડે બહાર એટલે પછી બહાર જવાની જરૂર છે ઓકે જવાની એના આપણે ભેગા થયા એટલે તીસરો થઈ ગયો આવનાર અને આવનાર આવી કોઈ છે હવે આગળ મુક્ત થવા માટે પાછું મૂળ જગ્યાએ વિગતમાં આગળ ભૂલ હોય વિગતમાં ત્યાં વ્યવહાર વિજ્ઞાન વિજ્ઞાન Amen. Amen. Effort. Uh, so the originality is totally gone. Presentation you will not really start out in the first place with the presentation. Why did it come there in the first place? They are there. We need to put our all together. No place is out of anything. Unless you people. they are, they have to come together. And they are there. Yeah, because આપણે કઈક ને explain કરીએ, આપણે કહીએ છીએ કે it is a reason for it. Yeah, it's a reality. મને કોલ આવે તો નહીં આમ ચાલે બે કલાક નહીં થાય. મને કોઈ શું કહે છે? એ પ્રશ્ન છે દાદા પ્રશ્ન એનો એક છે બીજો નથી એનો એક પ્રશ્ન છે બીજો કોઈ પ્રશ્ન જ નથી હું પ્રશ્ન નહીં, એટલું પૂછે જ ખરી. એ જ પૂછે છે What is the quality for the individual? નિગોદનું શું? તો આ રાગ શું છે નિગોદમાં આવે ટૂંકમાં મારું કહેવાનું છે કે મુહૂર્તમાં આપણે જે છે બધા શીખશે શાંતિ રીતે ફોર્મ આપણું થવું છે આપણું આખું આત્મા છે નિગોદમાં સિરિફાઈ ફોર્મમાં નથી દાદાજી કહે છે કે આપણો આત્મા નિગોદમાં પ્યોર નથી એમ કે આવરણ આવેલું આપણને આત્મા વિકાસ આવતું છે પેલી વાત એ જાણવાનું આવરણ આવેલું છે એટલે પોતે આ definition જ બહાર નીકળી છે. નાતા વિચાર ભાવ છે ભાવ છે તૂટી ગયો કેમ કે આવતું છે એ તો મને એને સમજ પડી કે અંદર છે ને બહાર નીકળવાની કોશિશ કરે છે ને આટલું બધું હસવું છે પણ અંદર કેમ કરીને આવતું અંદર કેમ કરીને એનું બોલવું જ્યાં કવાય એનું પેટ